ગુણ અને સ્વભાવ ગુણ અને સ્વભાવ આત્માનો ગુણ અને આત્માનો સ્વભાવ એ બે શબ્દોમાં શું ફેર છે સમજાવો કીધું ખાલી ગુણ અને સ્વભાવ એ બે શબ્દ છે તે એનો મિનિંગ શું છે ને એનો ફરક શું છે તે મને નથી દેખાતું આઈ મીન એ સમજાવું સમજાવું દાદા દેખાય <laughs> સ્વભાવ ને હું જાણું છું ના વાત કરું છું સ્વભાવ જુદા છે એ જુદું કેવાય દર્શન વાળો છો અનંત શક્તિ વાળો છો આ બધા આત્માના ગુણો કેવાય અને હું મારા સ્વભાવ સ્વભાવ સ્વ સ્વભાવ વાળો શુદ્ધ આત્મા છું તો એ સ્વભાવ અને આ ગુણ એમાં શું ફેર છે ગુણ જુદા જુદા બોલવા પડે સ્વભાવ એક જ બોલે તો બધા આવી ગયા મહિના તને સમજ પડી ને હું આટલે છેટે થી બોલું કેવી રીતે સમજણ પડતી છે ને આ મશીન હડાયા સિવાય બોલું છું તારી કેવી સમજણ પડતી સ્વભાવથી મેં આત્મા છે ને આત્મા છે જાગૃતિ છે જાગૃતિ છે બરોબર છે જાગૃતિ પણ દાદા આ સમજાયું સ્વભાવ સ્વભાવ અને ગુણ આ તો બોલવાની વાત થઈ પણ એ ગુણ કોને સ્પર્શે છે અને સ્વભાવ કોને સ્પર્શે છે ગુણ બધા ભેગા કરીએ તો બધા જુદા જુદા બોલાય નહીં ભેગા એટલે સ્વભાવ એ પૂર્ણ દશા કહેવાય અને ગુણ બે થયા હોય એક ત્રીજો ના થયો થયો હોય ત્યાં સુધી સ્વભાવ કેવાય નહી સ્વભાવ ક્યારે કેવાય પૂર્ણ દશા એ પૂર્ણ દશા પણ એવું નહીં ગુણ ભરાઈ જાય ત્યારે સ્વભાવ કહેવાય તો ગુણ નું નામ દેવું ગુણ દેવાય નામ દેવાય છૂટા કરવા તો ગુણ કહેવાય અને જથ્થા બંધ કેવું હોય તો સ્વભાવ કહેવાય એક ગુણ ધારો કે એનામાં પૂર્ણ આવી ગયો અનંત એક ગુણ એનામાં પૂરો આવી ગયો તો બધા આવી જાય ને દાદા ના અનંત જ્ઞાન વાળો થયો ના બધા આવી જવા જોઈએ દાદા દાખલો આપો નહીં સ્વભાવ જે ગુણો હોય ને ત્યાં સુધી ત્યાં સુધી સ્વભાવ ના કેવાય એ બે ગુણો હોય ત્રીજો ના આવ્યો હોય સ્વભાવ એટલે ફૂલ દશા ચૌદશ હોય તો સુધી ગુણ કેવાય તેરસ હોય તો ગુણ કેવાય અને પુણ્યમ હોય ત્યારે ગુણ ના કેવાય સ્વભાવ કેવાય તું સમજી ગઈ બરોબર પુણ્યમ દાડે સ્વભાવ કેવાય સમજાય સ્વભાવ આવી ગયો અને ચૌદશ હોય ત્યાં સુધી ગુણ કેવાય તું સમજી ગઈ ડોલર હારા ખાધા છે હારા ડોલર ગઈ ડોલર કેટલાક વાસી ચટણી ખાય ને એ થઈ જાય માજી કે મને સ્વભાવ ના કેવા પડે ચૌદસ છે તેરસ છે એવું ના બોલે ચાલે શું કહ્યું અને બોલીએ તો ચાલે નઈ લોકો એક્સેપ્ટ ના કરે ને સ્વભાવ કેવાય નહી તો બારસ તેરસ ચૌદસ બરોબર હા દાખલા ના હોય તો ઉચ્ચ નથી દુનિયામાં દાખલા એ દાખલા હોય તો સમજ પડે તારો મોણ સમજી જાય આપણા થોડા ગુણ બાકી કેવાય ને પૂર્ણ ગુણ થયા ના કેવાય ને હજુ પૂર્ણ ગુણ થયા ના કેવાય ને આપડા પૂરા પૂરા બધા ગુણો થયા ના કેવાય ને એમ અમારા તો તો પૂરેમ થઈ જાય નિકાલ કરો પૂનમ થાય ફાઇલ નિકાલ ના થાય પડી રે ફાઇલો પછી કોને ખાતે જમે કરી માટે કે ફાઇલો નિકાલ થયા પછી એને પૂનમ થાય કુદરતી રીતે તમારે જો પહેરે કરવા હું પાડી ફસપડાશો પછી શું પૂનમ થઈ ગયા પછી ફાઇલો ત્યારે પૂનમ કરી નાખીએ પછી ફાઇલો શું થાય એમને ના રે એટલે કાયદો એવો છે કે નિકાલ થઈ એકદમ પુણે એની મેળ થઈ જશો કે તાર જવાની જરૂર નથી ફાયદો નિકાલ તો એની જરૂર છે પછી શું વાંધો દાદા પછી છ ને ફાઇલો ગમે એટલી આવે તો ફાઇલો જેટલી છે ને તેની સિગ્નેચર માગે પૂરી થાય ફાઇલ પૂરી થાય ને એટલે એની મેરેજ આપણને કે છે કે તમે હવે છૂટા એ ફાઇલ ના ભય છે તને જેનો ભય હોય એ છૂટે નહી ફાઇલ આપણને કઈ આવો હવે એટલી આવો હવે દાદા માથે છે બધા મારે પેમેન્ટ કરી દેવાનું છે કઈ વેલા છૂટવા એટલે જેટલા હોય એટલે આવો કઈ જેના પર તિરસ્કાર તેનો ભય લાગે શું થાય ભય લાગે જેના પર આપણે તિરસ્કાર થાય એનો ભય લાગે વગર એ નહીં પછી છોકરા નથી આ હેમાબેન ઉપર જો તમને તિરસ્કાર આવે ને એક પંદર મહિનો પછી તમને ભય લાગ્યા પછી દેખો તમને ભડક લાગશે માટે આપડે તિરસ્કાર ઉત્પન્ન થાય એવું નહીં કરવો રસ્તો જ નાખો આપણને પોતાને ભાઈ માં સપડાઈએ બરોબર તારે ભાઈ લાગેલો તિરસ્કાર કરવાથી તને અનુભવ છે અનુભવ ના બહુ થઈ ગઈ છે બધા સાથ થાય ને અંદર મને નાની ઉંમર માં એક ફરો એક જણા છે તે લખાય સાક્ષી લખાવડાયેલી મને તો જ્ઞાન નથી જોર ચમકાર ચમકાર થાય બઉ તિરસ્કાર આ બધા કોર્ટો ઉપર વકીલો ઉપર બધા તિરસ્કાર બઉ નાની ઉંમર ને અને બહુ તિરસ્કાર તો આગળ ભય લાગે નહીં ટેસ્ટા જ ભય લાગે તે એક જણા ભાઈ સાક્ષી લખાઈ મેં કહ્યું ભાઈ મને કોર્ટમાં નહીં ફાવે એમ તું ચુકા પણ તો પણ એને તો લખાઈ દીધી તો હું તો એક ફરો ના ગયો ભાઈ ને લીધે તો ફરી પેલા કેવડાવ્યું ભાઈ આ તો સંબંધકાર છે પછી પકડી લેજે એના કરતા જે તે કઈ પરણે ગયો મેં પેસતા મેં ફટાકા દઈ ફટાકા મારો પછી મેં શોધખોળ કરી શું કા આ લોકો કઈ પડકાર નહીં દેખાતો મને કેમ આમ થાય છે કહ્યું તો હા મને થવાનું કારણ શું છે મારા એ શું ખામી છે કે આ મને ભડકાટ થાય છે પછી શોધખોળ કરતા ખબર પડી મેં તિરસ્કાર બહુ કર્યા તેનું છે જેને જો પ્રેમ હોય તેનો ભય લાગે કેટલા ચૌદ હોય છે ને તે તો જઈને બેસે તાર જેને મજા આવે બરોબર પ્રેમ તો ચા બાપી નિરાલી ગપ્પા મારીશું અરે તો કઈ કોઈ ખાઈ જાય છે એ તો જજ ને એની બહુ વળતી હોય ઘેર પણ પેલો ઉંમર નાની ને એટલે પણ એમ લાગે કે જજ શું કરી નાખે ભલામણ કરે ને પોલીસ વાળા ભડકા દેતા પેલા તો એટલે પછી શોધખોળ કરેલી જ્યાં આગળ તિરસ્કાર ત્યાં ભાઈ એ શોધખોળ અમારી બહુ સરસ રહી પછી ભાઈ લાગવાનું કારણ તિરસ્કાર જો પોલીસ વાળા જાણતા તમે તિરસ્કાર દ્રષ્ટિએ જુઓ ને તો પોલીસ વાળા દેખે ભાઈ રાખશે તમને વાઘ સિંહ ની સાથે બીક લાગે છે આપણને તિરસ્કાર નહીં આપણી સાથે તિરસ્કાર લઈને એને બધો તિરસ્કાર ઘરમાં તિરસ્કાર થયો ગયા ભાઈ લાગશે સારો અનુભવ થઈ ગયો નઈ કોનો કોનો ભાઈ લાગતો તને આ ચોર લોકો નો તમને તિરસ્કાર કરો ને ચોર ની ભય લાગ્યા જેનો તિરસ્કાર એનો ભય ડુંગળી પર બહુ ચીડવાળો માણસ હતો તે એક પટેલ હતા ખેતીવાડી ખેતરમાં ડુંગળી કરેલી ને તે ખૂણામાં ઢગલો રાખેલો ડુંગળીનો તો પછી પેલા તો રૂમમાં પહેવાન થયું તા આ ડુંગળા ને રૂમમાં ફીટતા થઈ એટલે તારો ફોટો જુઓ તારે કેવો દેખાય છે ડુંગળી એની મેરે બેસી રહી છે તારો ફોટો જુઓ ફોટો કેવો પડે ફર્સ્ટ ક્લાસ ડુંગળી ડુંગળી ફોટો બગડે તમારા ડુંગળી તારા કરતા હારી ડુંગળી છે શું ખાઈ જાય છે આ તિરસ્કાર દીકરી બોલતા નથી સાંભળું છું પણ આવું થાય કે ના થાય ડુંગળી નો તિરસ્કાર બેઠો એટલે હા નહીં પેસર એમાં બધા આ ડુંગરામ કેટલે લાયા કે છે તમે તારો ફોટો જોવો એક વાર ફોટો પડે ને તું જોવો તું જોવું કે આ નો આવો કઈ કઈથી ફોટો પડ્યો ડુંગળી આટલી બધી અસર કરી તો પોલીસ વાળા શું અસર ના કરે